વિચાર વિચાર કોને કહેવાય મનની ગાંઠ ફૂટે ને જે ફૂટે તે વિચાર સ્વરૂપ છે વિચારને પોતે વાંચી શકે છે વિચાર તો ઉઠાડે બેસાડે આમ લઈ જાય તેમ લઈ જાય દોડાવે એને વિચાર કહેવાય ને આ ઉઠાડે નહીં બેસાડે નહીં દોડાદોડ ના કરાવે તો પેટ પાળેલા વિચારો કહેવાય અને આપણને ઉઠબેસ કરાવે એ પાળેલા વિચારો ના કહેવાય આમ અહીં બૂમાબૂમ કરે છે તે મન બોલે છે વિચાર બોલે છે અને એ પણ પોતે એમને વસાવેલા કેટલાક વિચારો નથી આવતા કારણ કે એ માલ નથી વસાવ્યો તેથી જે માલ ભર્યો હોય તે જ વિચાર આવે એટલે જેટલા તમે વસાવ્યા તેટલા જ બૂમો પાડશે જેટલા વસાવ્યા તે જ વસાવાયા ને વસાવાયા તો બૂમો પાડે જ ને જો વિચાર બગડ્યો તો ડાઘ પડશે માટે વિચાર ના બગાડશો એ સમજવાનું છે આપણા સત્સંગમાં તો ખાસ ધ્યાન રાખવાનું કે વિચાર ના બગડે વિચાર બગડે તો બધું બગડે વિચાર આવ્યો કે હું પડી જઈશ એટલે પડ્યો માટે વિચાર આવે કે તરત જ પ્રતિક્રમણ કરો આત્મા સ્વરૂપ થઈ જાવ આપણો ધર્મ શું કહે છે કે અગવડમાં સગવડ જોવી રાત્રે મને વિચાર આવ્યો કે આ ચાદર મેલી છે પણ પછી એડજસ્ટમેન્ટ મૂકી દીધું તે એટલી સુંવાળી લાગે કે ના પૂછો વાત પંચેન્દ્રિય જ્ઞાન અગવડ દેખાડે અને આત્મા સગવડ દેખાડે માટે આત્મામાં રહો કોઈ મિત્ર માંદો હોય તો એના ઘેર કહેવું પડે કે આની દવા કરો મહી વિચારો એવાય આવે કે આ બચ્ચે એવું લાગતું નથી આવા અવળા વિચાર વધારે ઢીલા બનાવી દે આ વિચાર એ કામના જ નથી હોતા આ વિચાર એ જ સંસાર છે એ પોતે જ વિચાર છે એનો સ્વભાવ જ ચંચળ છે પણ આપણે એમાં ચંચળ નહીં થવાનું એ તો આવ્યા કરે આપણે તો આવે ત્યારે જોયા કરીએ ને જાણ્યા કરીએ એને જાણ્યા એટલે શુદ્ધાત્મા હાજર જ છે એ તો જાણીએ કે પહેલા ચંદુલાલ ગયા પછી ચતુરલાલ ગયા વિચારો ઘણા આવી ગયા પણ પાછળથી ખબર પડે કે આ તો વિચારો આવી ગયા એટલે એ તન્મયાકાર થયો કહેવાય વિચારોમાં પેઠા નહીં તો છૂટા છે આ વિચારોમાં વળગ્યા નહીં તો આત્મા આત્મા જ રહ્યો ઘણીવાર એવું બને કે સામટા વિચારો ફૂટે તો જાગૃતિ ના હોય પણ પાછળથી આ વિચારો વળગણ છે એ જાણ્યું એ જ બતાવે છે કે આત્મા હાજર છે સ્વરૂપ પ્રાપ્તિ પછી વિચારોનો ફોર્સ આવી જાય એટલે બીજો કશો વાંધો નહીં પણ આપણું સુખ અંતરાયું એ જ નુકસાન છે આ છોકરાની નિશાળ છૂટે છે તો કેટલા છોકરા સાથે નીકળે છે ઘંટ પડે કે શરૂઆતમાં ઢગલાબંધ છોકરા નીકળે ને પછી તો એક બે એક બે છોકરા નીકળે એવું છે આ વિચારોમાં પણ પણ આત્મા આમાંય પોતાનું જ્ઞાતા દ્રષ્ટાપણું છોડતો નથી માત્ર સુખ અંતરાય છે આત્મા ક્યારે પણ પોતાનો સ્વભાવ છોડતો નથી અને વિભાવમાં આવતો જ નથી જ્ઞાની પુરુષ પાસે આ બધું વિગતવાર સમજી લેવાનું એટલે વાંધો ના આવે